हरिः मङ्गलाचरणं चिन्ता सन्तानहन्तारो यत्पादां भुजरे नवः लीलानां सान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहशोचन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया अक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम् चतुर्भिश्च चतुर्भिश्च चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ પંચદા હૃદયે મમ કાલે આપણે જે વિષયની ચર્ચા કરી એને તમે જરા રિપીટ કરો કોઈ પણ કૃપા તું કર ના કાલનું આપણે જે કર્યું એ અદ્વૈત શુદ્ધ અદ્વૈત એટલે કેવા અદ્વૈત થતી કે શંકરાચાર્યજીએ આપેલી છે દ્વૈત વેદમાં વેદાંત અનુસાર હા કેવલા દ્વૈત એટલે જે શંકરાચાર્ય જે આપેલું છે પછી દ્વૈત અદ્વૈત એ મધ્વાચાર્યજીએ વિશિષ્ટતા અદ્વૈત રામાનુજાચાર્ય શુદ્ધા અદ્વૈત વલ્લભાચાર્ય પછી એમાં આપણે પછી જોયું ધર્મ એટલે કે વૈદિક એટલે કે વેદમાં સંબંધો જે સંબંધો વાળી જે છે એ એમાં આપણે અલગ અલગ રીતે જોયું કે પહેલું વેદ પ્રણહિતો પ્રણહિતો ધર્મ એટલે કે વેદમાં જે કહેવામાં આવ્યું છે એ ધર્મ છે એને એ આપણે એનું કારણ રીતે લઈ શકીએ ધર્મનું કારણ પછી બીજું આપણે એ રીતે જોયું કે યતો અભ્યુદય નિશ્રેય સિદ્ધિ એટલે કે જેના દ્વારા લૌકિક અને પારલૌકિક પ્રાપ્ત કરવાનું સાધન એટલે આમાં આપણે આમાં આપણને પ્રયોજન બતાવે છે ત્રીજું હતું બલવંત અનિષ્ટ અન્નુ કાંધિત્વે સતી ઇષ્ટ સાધન કો ધર્મ એટલે એનું આપણે પછી ટૂંકમાં રીતે લીધું કે ઇષ્ટ સાધન કો ધર્મ એટલે કે મનગમતું ઈચ્છિત એટલે આપણે મનગમતું કે ઈચ્છિત પ્રાપ્ત કરવા વાળો છે આ ધર્મ હવે આમાં એક જે સમજવાનું એ છે આ બધી ધર્મની ડેફિનેશન કે લક્ષણ છે અથવા એને પરિભાષા પણ કહેવાય તો ડેફિનેશન કહો લક્ષણ કહો વ્યાખ્યા કહો પરિભાષા કહો કયું આપો એમાં ભારતની ઉત્પત્તિ ક્યાંથી થઈ એક એ એંગલથી એનો પરિચય આપણે હવે બીજા બધા સંદર્ભોને છોડીને આપણો જે વૈદિક ધર્મ છે એના પૂરતો વિચાર કરી રહ્યા છીએ તો વૈદિક ધર્મની ઉત્પત્તિ જ્યારે વૈદિક કહી રહ્યા છીએ ત્યારે વેદ સંબંધી એટલે ધર્મનું ઉત્પત્તિ વેદ છે પણ વેદને જો આપણે કોઈ એક ગ્રંથના રૂપમાં સમજીએ એ પુસ્તકના રૂપમાં સમજીએ અથવા વેદનો જે અર્થ થાય છે કે જ્ઞાન ઈશ્વરીય જ્ઞાન અથવા ઈશ્વરોક્ત જ્ઞાન ઈશ્વરે કહેલું જ્ઞાન એ અર્થમાં આપણે સમજીએ તો ફરીથી પાછો એ પ્રશ્ન થશે કે વેદ ક્યાંથી આવ્યા આ પ્રશ્ન એટલા માટે થાય કે વેદને આપણે જો ગ્રંથના રૂપમાં લઈએ તો અન્ય ધર્મોની અંદર જે તે ધર્મના ગ્રંથો છે કે કોઈક ને કોઈક ઈશ્વરના દૂત સંદેશવાહક કે ફરિશ્તા કે રસૂલ એમના દ્વારા એ ગ્રંથો પ્રાપ્ત થયા છે એટલે આ ફરીથી આ પ્રશ્ન અહીંયા કોઈ પૂછે કે વેદ કોને બનાવ્યો તો એ સંદર્ભમાં આપણે હવે ફરીથી એની કારણતાને ફરીથી સમજવી પડશે એટલે ધર્મ આપણને ક્યાંથી પ્રાપ્ત થાય છે તો એનો ઉત્તર તો આપણે એમ કહી દઈએ કે ધર્મ છે એ વેદ જે કહે છે તેને કહેવાય છે તો ધર્મનો સોર્સ વેદ પણ વેદ કોને કહ્યા આવો પ્રશ્ન ઉભો થાય તો આપણે ફરીથી કહેવું પડશે કે ધર્મ તો સાક્ષાત ભગવત પ્રણીતમ ધર્મંતુ સાક્ષાત ભગવત પ્રણીતમ એટલે ધર્મને તો સાક્ષાત ભગવાને કહ્યો છે હવે આ વાત છે એ આપણા શાસ્ત્રની અંદર અનેક જગ્યાએ કહેવાયેલી છે અનેક રૂપોમાં દાખલા તરીકે ગીતાના આ લખજો બધો લખ્યું ગીતામાં આજ્ઞા કરે છે ભગવાન ब्रह्मणो हि प्रतिष्ठाहम अहम तो ही प्रतिष्ठा अहम अमृत अव्यय છૂટું પાડીને લખું છું શાશ્વતસ્ય છે ધર્મસ્ય સુખ ધ્યેયકાંતસ્ય ચ ब्रह्मणो हि प्रतिष्ठाम् अमृतस्य व्ययस्य च शाश्वतस्य च धर्मस्य सुखस्यैकान्तिकस्य च સુખદ જયકાંત અચ્છા ક રહી ગયો જયકાંતિ સત્ય છે ગીતાના ચૌદમા અધ્યાયનો સત્યાવીસમો શ્લોક આ ભગવાન કહી રહ્યા છે લખી લીધું બ્રહ્મણો હિ प्रतिष्ठाहम अमृतव्यय शाश्वत धर्म से सुख सेकांतिक અહમ એટલે હું બ્રહ્મણો હિ પ્રતિષ્ઠા એટલે હું પ્રતિષ્ઠા છું પ્રતિષ્ઠા પ્રતિષ્ઠા એટલે એનું સ્થાન એટલે બ્રહ્મ મારામાં રહેલો છે બ્રહ્મ કોણ અક્ષર હું બ્રહ્મની પ્રતિષ્ઠા છું જે બ્રહ્મ કેવો છે અમૃત અને અવ્યય છે એ અમૃત અને અવ્યયની પણ હું પ્રતિષ્ઠા છું એટલે એ મારામાં રહેલા છે તે જ રીતે શાશ્વતત્ય છે ધર્મત્ય પ્રતિષ્ઠા શાશ્વત ધર્મની પણ પ્રતિષ્ઠા હું છું મુખ્ય આમાં અત્યારે આપણા પ્રસંગ પ્રમાણે આ વસ્તુ લક્ષીમાં લેવાની છે ભગવાન એમ કે છે અહમ શાશ્વત ધર્મસ્ય પ્રતિષ્ઠા હું આ શાશ્વત ધર્મની પ્રતિષ્ઠા છું એનો મતલબ શું કે આ શાશ્વત ધર્મ મારામાં રહેલો છે એનો હું આધાર છું આ થઈ ગયું સ્પષ્ટ આ બધા એ સોર્સિસ છે જ્યાંથી આપણને આપણા ધર્મની પરિભાષા એના અલગ અલગ જે સંદર્ભો છે આપણને સમજમાં આવે બ્રહ્મણો હિ પ્રતિષ્ઠાહમ અમૃતસ્યાવ્યયસ્ય ચ શાશ્વતસ્ય ચ ધર્મસ્ય સુખસ્ય એકાંતિકસ્ય ચ આ ભગવદ્ ગીતાના ચૌદમા અધ્યાયના સત્યાવીસમાં શ્લોકમાં કહેવાયું છે એ ભાગવત કહીએ એ પછી ભાગવતનું નું ફરીથી વચન છે બ્રહ્મનું સંબોધન છે ધર્મસ્ય વક્તા અહમ ब्रह्मन धर्म से वक्ता हम कर्ता तदनुमोदिता तदनु मोदिता નારદજીના પ્રતિ ભગવાનનું આ વચન છે તચ્છિક્ષયન तच्छिक्षयन् लोकमिमम् लोकम् इमम् आस्थितः पुत्र સંબોધન છે મા ખેદ આ ભાગવતમાં દસ उनहत्तर अध्याय का चालीसवा दस ચાલીસ હે બ્રહ્મન એટલે પુત્ર નારદજીના પ્રતિ કહી રહ્યા છે કે હે નારદ ધર્મનો વક્તા હું છું એટલે ધર્મનો કહેનારો હું છું મેં ધર્મને કહ્યો છે એમ ધર્મસ્ય કરતા અહમ એ જ રીતે ધર્મનો કરતા પણ હું છું એ જ રીતે ધર્મસ્ય અનુમોદિતા અહમ જે ધર્માચરણ કરે છે એને બહુ સારું કર્યું બહુ સારું કર્યું એમ એનું અનુમોદન કરનારો પણ હું છું અને તત્શિક્ષયન ધર્મનો ઉપદેશ કરવા માટે અથવા એની લોકોમાં દૃષ્ટાંતને સેટ કરવા માટે લોકમ એવમ આ સ્થિત આ લોકમાં હું મનુષ્ય રૂપમાં અવતરીને ધર્માચરણ કરી રહ્યો છું મા ખેદ એટલે તું ખેદ ન કર કોઈ પ્રસંગમાં નારદજીને આ વાત કહેવામાં આવી છે આટલો અંશે આપણા માટે કંઈ કામનો નથી અત્યારે પણ શ્રી કૃષ્ણ એમ કહી રહ્યા છે કે હું ધર્મનો વક્તા છું મેં ધર્મ કહ્યો છે તે જ રીતે એનું આચરણ કરનારો પણ હું છું જે લોકો ધર્માચરણ કરે છે એનું અનુમોદન કરનારો પણ છું અને એ ધર્મને કઈ રીતે આચરવો જોઈએ એનું એક્ઝામ્પલ સેટ કરવા માટે હું આ લોકની અંદર પ્રકટ થયો છું હવે આજે તક્ષિક્ષયન લોકમિમમ સ્થિત ધર્મને સમજાવવા માટે હું આ લોકમાં આવ્યો છું એ વાત આપણને ફરીથી ભગવદ્ ગીતામાં ભગવાન સમજાવે છે જે બહુ પ્રસિદ્ધ વચન છે યાદ આવતું હોય તો કોઈ બતાવો લખી દો यदा यदा ही यदा यदा ही धर्म से ग्लार्भवती ग्लार्भवती भारत संबोधन પછી અભ્યુત્થાનમ પછી અધર્મસ્ય તદાત્માનમ તદા આત્માનમ जामी अहम आग परित्राणा साधू नाम है नाम विनाशाय दुष्कृता दुष्कृताम हरिया ધર્મ સંસ્થાપના નાર્થાય સંભવામી યુગે ગુણ્યા બે નમવું પડતું હતું યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતી જ્યારે જ્યારે પણ ધર્મ ની ગ્લાની થાય છે એટલે ધર્મ દુઃખી થાય છે ધર્મ કમજોર પડે છે તે વખતે અને અધર્મસ્ય અભ્યુત્થાનમ યદા યદા હિ અધર્મસ્ય અભ્યુત્થાનમ ભવતી જ્યારે જ્યારે પણ અધર્મ છે એ વધી જાય છે તદા આત્માનમ અહમ સૃજામી ત્યારે હું મારી જાતને પ્રકટ કરું છું સર્જું છું આ માટે પરિત્રાણાએ સાધુના જે ધર્માચરણ કરનારા સત્પુરુષો છે એમનો ઉદ્ધાર કરવા માટે એમને બચાવવા માટે વિનાશાય છે દુષ્કૃતામ દુષ્કર્મ કરનારાઓ છે એમનો નાશ કરવા માટે અને ધર્મ સંસ્થાપનાર થાય ધર્મનું સંસ્થાપન કરવા માટે એટલે સંસ્થાપન શા માટે સ્થાપન નહીં પણ સંસ્થાપન એટલે એને રીએસ્ટાબ્લિશ કરવા માટે યુગે યુગે સંભવામી યુગો યુગોમાં અનેક યુગની અંદર હું જન્મું છું કૃષ્ણ છે એ ધર્મનો રક્ષક છે કૃષ્ણ ધર્મનો ઉપદેશક છે કૃષ્ણ ધર્મનો આચરનારો છે કૃષ્ણ ધર્મનો રક્ષક છે એનો અનુમોદિતા પણ છે અને એનો પુનઃસ્થાપક પણ શ્રી કૃષ્ણ છે એમ ઈશ્વર છે કે ભગવાન કે કૃષ્ણ છે એ એમાં ધર્મ છે એ આપણે કહી શકીએ આ વાત સ્પષ્ટ થઈ ગઈ એવી કોઈ બુક નથી હોતી કે જેમાં એક જગ્યાએ આપણને આ ચેપ્ટરના રિલેટેડ બધી વાતો સમજમાં આવી જાય એટલે મૂળ જે શાસ્ત્ર છે એમાં ધર્મશાસ્ત્ર બધું જ કહેવાય પરંતુ એ ધર્મશાસ્ત્રમાં કોઈ એવું પર્ટિક્યુલર ચેપ્ટર હોય કે જેની અંદર ધર્મ રિલેટેડ બધી બાબતો કહેવામાં આવી હોય એવું નથી હોતું આ બધી છૂટી છવાયેલી વાતો છે દાખલા તરીકે વેદ છે એમાં આપણે જોવા જઈએ તો પુરાણમાં જે સરળતાથી કે સ્મૃતિઓમાં કે ભગવદ્ ગીતામાં જેટલી સરળતાથી આ વાતની સમજ આપવામાં આવી છે એવી જ આખી સમજ આપણને સ્મૃતિ પુરાણોમાં કે રામાયણ મહાભારતમાં પ્રાપ્ત થઈ જાય પણ વેદની અંદર નથી થતી વેદ ખાલી એટલું કે જેમ તૈતિર ઉપનિષદ છે એમાં એમ કહેવામાં આવ્યું છે કે જ્યારે વેદાધ્યયન સંપન્ન થઈ જાય પછી જ્યારે વિદ્યાર્થીને ગુરુ પોતાના ઘરે જવાની આજ્ઞા આપે છે તે વખતે એને શિક્ષા કહે છે શિક્ષાવલ્લી એનો એક ચેપ્ટર છે એની અંદર ગુરુ એને એમ કહે છે કે ધર્મન ચર ધર્મનું આચરણ કર સ્વાધ્યાયાન મા પ્રમદ તું જે ભણ્યો છે એને ફરીથી અભ્યાસ કરવામાં તું આળસ નહીં રાખતો દેવ પિતૃકાર્યાભ્યામ ન પ્રમદિતવ્યમ દેવકાર્યની અંદર પિતૃ સંબંધી કાર્યની અંદર આલસ્ય નહીં રાખવું જોઈએ માત્ર દેવો ભવ માતાને દેવતાવત એનો આદર કરવો પિતૃદેવો ભવ પિતાનો પણ દેવવત આદર કરવો આચાર્ય દેવો ભવ આચાર્ય છે એનો પણ દેવતાવત આદર કરવો આ રીતે સત્યમ વદ ધર્મમ ચર સ્વાધ્યાયાનમાં પ્રમદ આમ છૂટાછવાયા કર્તવ્યના ઉપદેશ છે વેદ કરે છે તો ત્યાં વેદને એમ પૂછવા જાઓ કે ધર્મ કોને કહેવો તો એની કોઈ સ્પષ્ટ ત્યાં વ્યાખ્યા નથી કહેતું કેમ કે સ્વયં ધર્મનો વક્તા છે ધર્મની વ્યાખ્યા એને કરવાની શું જરૂર છે કોઈ પૂછશે કે ભાઈ ધર્મ કોને કહેવાય તો એ શું કે છે હું કહી રહ્યો છું એ ધર્મ છે આવી ખ્યાલમાં મેં કીધું એ ધર્મ હવે એમાં ધર્મ કોને કહેવો એ વિષયમાં બહુ વિચારવાની આવશ્યકતા નથી એટલે આપણે જે પહેલી પરિભાષા જોઈ કે શાસ્ત્રાજ્ઞા એ ધર્મ છે કે વેદ પ્રણહિતો ધર્મ આ એક એની સિમ્પલ પરિભાષા છે पी धर्म संबंध में यह प्रश्न थोड़ा कि वेद कहे धर्म पर वेद क्या थी आयो तो वेद नो वक्ता भगवान है भगवान कहे वेदांतकृत वेदांतकृत तो करी दो झंझट नहीं वेद विदेव અહમ વેદાંત એટલે ઉપનિષદ એની રચના કરનારો પણ હું જ છું અને વેદને જાણનારો પણ હું જ છું વેદાંત કૃત વેદ વિધેય ચાહમ હવે આ સ્પષ્ટ થઈ ગઈ ને હવે જ્યારે શાસ્ત્ર આપણને ધર્મ સમજાવે છે એ વખતે આપણે બીજાના સંદર્ભથી આ વિષયનો વિચાર કરીએ કે વેદમાં કહ્યું છે તે ધર્મ એ તો સમજાયું એક શબ્દ લખી લો ઉપલક્ષણ ઉપલક્ષણ એટલે આપણને કોઈ એક કેટેગરીને સમજાવી છે એના માટે એ કેટેગરીના કોઈ પ્રસિદ્ધ એકાદ આઈટમને આપણે કહી દઈએ બધી જ એની આઈટમોને આપણે ન ગણાવીએ જે આઈટમને આપણે એક વખત ગણાવીએ એના ઉપરથી આપણે સમજી લેવાનું કે આ કેટેગરીમાં આવતી બીજી બધી વસ્તુઓ પણ આ રીતે સમજવાની છે સમજાયું જેમ આ પ્રસંગમાં ધર્મના પ્રસંગમાં આપણે દૃષ્ટાંત લઈએ કે વેદ પ્રણિહિતો ધર્મ અહીંયા ગણાયું વેદ છે એટલે વેદમાં કહ્યું છે તે ધર્મ તો આપણને પ્રશ્ન થશે કે ગીતામાં કહ્યું છે ધર્મ કહેવાય કે નહીં રામાયણમાં કહ્યું છે ધર્મ કહેવાય કે નહીં ભાગવતથી મનુસ્મૃતિમાં કહ્યું છે ધર્મ કહેવાય કે નહીં તો આને આપણે સમજવું કેવી રીતે કે વેદમાં જ કેવલ કહેવાયું છે એ જ ધર્મ છે એમ નહીં પણ વેદથી લઈને આપણા ધર્મશાસ્ત્ર તરીકે ગણાતા જેટલા પણ શાસ્ત્ર ગ્રંથો છે એ બધાને આમાં વેદ પદથી સમજી લેવા એટલે શાસ્ત્રની કેટેગરીમાં માન્ય હોય એવા તમામ ધર્મો છે એ આમાં સમજી જવાના તો જ્યારે વેદ આપણે કહી રહ્યા છીએ તો વેદની સાથે સાથે બધા શાસ્ત્રો આવી ગયા એટલે એક એની પરિભાષા છે એ પણ લખી લો તમે યાજ્ઞવલ્ક્ય સ્તુતિમાં આ વાત કહેવામાં આવી છે આને ઉપલક્ષણ કહેવાય પુરાણ ન્યાય મીમાંસા धर्म शास्त्रेण मिश्रिता વેદાહ સ્થાનાની વિદ્યાનામ ધર્મસ્ય ચતુર્દશ आगे वर्गे होते एक त्रण धर्मस्य स्थानानि ચતુર્દશ એટલે ચૌદ ધર્મના સ્થાનો આ ચૌદ છે એટલે જ્યાંથી આપણને ધર્મ સમજાય છે કે જ્યાં ધર્મ રહે છે વેદા એટલે આ ચાર ચાર વેદો પછી આ પુરાણ ન્યાય મીમાંસા ધર્મશાસ્ત્ર એક બે ત્રણ ચાર ને ચાર આઠ આઠ અને છ આનાનીનો મતલબ આપણે સમજવાનો છે વેદના અંગો સોરી અંગો એના એટલે આનાનીનો મતલબ છે અહીંયા છ અંગો અંગો કયા લખી લો એ પણ શિક્ષા કલ્પ વ્યાકરણ નિરુક્ત છંદ અને જ્યોતિષ पुराण न्याय मीमांसा धर्मशास्त्रेण मिश्रिताः वेदाः स्थानानि विद्यानां धर्मस्य च चतुर्दश આ જે ધર્મ છે એના ચૌદ સ્થાનો છે અથવા એના નિવાસ છે એ છે ચાર વેદો પુરાણ એટલે અઢાર પુરાણ અઢાર ઉપપુરાણ એમાં જ આવી ગયા ન્યાય એટલે યુક્તિ મીમાંસા એટલે વેદ ને સમજાવવા માટેના જે જૈમિની વગેરે પ્રકટ કરેલા વ્યાસજીએ પ્રકટ કરેલા સૂત્ર ગ્રંથો ધર્મશાસ્ત્ર એટલે સ્મૃતિઓ આ કુલ મિલાવીને ચૌદ સ્થાનો છે વેદનાથ ધર્મના છે તાત્પર્ય શું એમાં આમની અંદર આ શિક્ષા કલ્પ વ્યાકરણ નિરુક્ત છંદ અને જ્યોતિષ આ ગણી લેવાના કેમ એક બે ત્રણ ત્રણ અને નહી વિદ્યા નથી એક દો ત્રણ ચાર ચાલો આઠ ને છ ચૌદ હા ચૌદ જ છે ફરીથી આજે ચૌદ ગણના છે મેજર કેટેગરી છે એના અંદર એના પેટા પ્રકારો સબ ટાઈપ છે જેમ પુરાણમાં આપણે જોયું મુખ્ય પુરાણો અને ઉપપુરાણો તે રીતે મીમાંસાની અંદર બ્રહ્મસૂત્ર અને જૈમિની સૂત્ર પણ વેદોની અંદર ચાર ખાનની અંદર છ એટલે આ બધી મેજર કેટેગરી છે એની સબ કેટેગરી બીજી ઘણી બધી છે એટલે આપણું જે ધર્મશાસ્ત્ર છે એ આટલું મળીને ધર્મશાસ્ત્ર છે જયારે વેદ પ્રણિહિતો ધર્મ એમ કહેવાય છે એ વેદની મુખ્યતાને કારણે કહેવાય છે પણ એ ઉપલક્ષણ છે વેદના સમાજના રૂપમાં જેને પણ ધર્મશાસ્ત્ર તરીકે ગણાતા હોય એ બધાને વેદના સોર્સ તરીકે આપણે સમજી શકીએ ધર્મશાસ્ત્રમાં બધું આવી ગયું આ થઈ ગયું સ્પષ્ટ હવે ધ્યાનથી સમજો શા માટે જેમ વેદ પ્રણિહિતો ધર્મ એમાં વેદની મુખ્યતાને કારણે વેદ કર્યો બીજા આપણે અહીંયા જે ચૌદ માંથી વેદને વાત કરીને બાકીના જે ગણ્યા એ પણ ધર્મશાસ્ત્ર છે તો શાસ્ત્રોનો આટલો વિસ્તાર શા માટે ધર્મના સંબંધમાં અને આટલા વિસ્તાર વિસ્તૃત જે શાસ્ત્ર છે એ શાસ્ત્રમાં નિર્ણય માટે આપણે કયા શાસ્ત્રના ઉપર આપણો દારો દારોમદાર રાખવો ભાર આપવો એ નિર્ણય કેમ કરવો એના સંબંધમાં ફરીથી યાજ્ઞવલ્કે આપણને સમજાવે છે ધ્યાનથી લખો શ્રુતિ સ્મૃતિ સદાચાર સ્વસ્ય ચ પ્રિયમ આત્મન શ્રુતિસ્મૃતિ સદાચાર સ્વસ્ય ચ પ્રિયમાત્મન એતત ચતુર્વિધમ પ્રાહુ साक्षात धर्म से लक्षण श्रुतिस्मृति सदाचार स्वस्थ प्रियमात्मन एक चतुर्विधम प्राहु साक्षात धर्म से लक्षण ज्योतिष को तू वेद वेगेयो એટલે વેલ પુણતિ ધર્મશાસ્ત્રં તો વૈશ્વતી દી એટલે ધર્મશાસ્ત્ર ઓચી સનાતા અસ્તો બે એક અનક્ષો ચક્રિય તા सदाचार का आगे से चली आ रही है परंपरा સ્વસ્તિ ચ પ્રિયમ આત્મન આત્મના સ્વસ્તિ ચ પ્રિયમ એટલે સ્વપ્રિય મનગમતું આ ચાર ધર્મના લક્ષણ છે એટલે ધર્મને જાણવા માટેના આ ચાર ઉપાયો છે આમાં ઓર્ડર છે ફર્સ્ટ ઓર્ડરમાં શ્રુતિ એટલે વેદ એટલે ધર્મના નિર્ણય માટે પહેલું સાધન વેદ એના પછી સેકન્ડ કેટેગરી ઉપર સ્મૃતિ એના પછી સદાચાર અને ચોથું સ્વપ્રી એટલે કર્તવ્યના વિષયમાં ક્યારે પણ કોઈ આપણને પ્રશ્ન થાય તો સૌથી પહેલા કન્સલ્ટ કરવાનું વેદને વેદમાં જો આપણને ઉલ્લેખ ન મળે તો સ્મૃતિમાં સમજવાનું સ્મૃતિએ કહેલું ધર્મ કેમ ગણાય એનું કારણ એ છે કે જેઓ વેદમાં કહેલું છે એની એ જ વાત સ્મૃતિ કહે તો સ્મૃતિનું પ્રામાણ્ય જ ન રહે કેમ કે એ તો વેદમાંથી જ મળી જઈ રહ્યું છે એટલે સ્મૃતિમાં એ વાત કહેવામાં આવી છે કે જે વેદમાં આજે આપણને અવેલેબલ નથી એનો મતલબ એ થયો કે જે ઋષિઓએ સ્મૃતિસ્થ શાસ્ત્ર પ્રકટ કર્યા છે પ્રભુની આજ્ઞાથી એમને એ વેદ અવેલેબલ છે કે જે વેદની અંદર આ વાત કહેવાય છે એટલે એને કહેવાય છે નિત્યાનુમય વેદ નિત્યાનુમય વેદ કૃતિકારોએ જે વેદ આજે આપણને અવેલેબલ નથી એ વેદને જાણીને સ્મૃતિશાસ્ત્રની અંદર પોતાના શબ્દોમાં ધર્મો ધર્મનું સ્વરૂપ સમજાવ્યું છે એટલે સ્મૃતિમાં કહેલું છે એ પણ વેદની જ આજ્ઞા છે એમ સમજવાનું પણ વેદનું ફોર્મેટ નથી એટલે આપણે એને સ્મૃતિ કેટેગરીમાં રાખીશું દાખલા તરીકે તમારા વડીલો છે ઘરમાંથી બહાર જાય તમને કોઈ સૂચના આપીને પછી અચાનક કોઈ સબ્જેક્ટમાં તમને મૂંઝવણ થાય કે આ વિષયમાં તો અમને કંઈ કહીને ગયા નથી તો હવે આવી સ્થિતિમાં શું કરવું એવામાં કોઈ વ્યક્તિ જે તમારા પરિચિત છે જેમનો તમારા માતા પિતા સાથે પણ સંબંધ છે એ તમને ફોન કરીને જણાવે કે જો આ વાત જતા જતા અમને મળ્યા ત્યારે કહી ગયા હતા કે તમે એમને કહી દેજો તમારા બાળકોને હવે એ વાત સીધી તમને નથી કહેવામાં આવી એટલે સાક્ષાત આજ્ઞા નથી પણ કોઈ પરિચિત દ્વારા તમને સમાચાર પહોંચાડવામાં આવ્યા છે પરિચિત પોતે કોન્ફિડન્ટલી એ કહી રહ્યો છે કે આ મને તમારા માતા પિતાએ જ કહ્યું છે તો તમને જે સીધી કહેવામાં આવતી વાત છે એ પણ વેદાજ્ઞાવત છે તમારા વડીલની આજ્ઞા પ્રમાણે જ છે અને જે પરિચિત વ્યક્તિ દ્વારા કહેવડાવવામાં આવેલું છે એ પણ એમની જ વાત છે પણ એક મીડિયમ બદલી ગયો આટલો જ ફરક છે બાકી સ્તુતિશાસ્ત્રમાં પણ જે કહેવામાં આવ્યું છે એ વેદાજ્ઞાત છે એમ સમજવું જોઈએ અને વેદ આજે આપણી પાસે અવેલેબલ નથી પણ ધર્મશાસ્ત્રની અંદર એ વાત કહેવામાં આવી છે અને ઋષિઓ જે દ્રષ્ટા છે વિકાલજ્ઞ છે અને ભગવાનની આજ્ઞાથી જેમનું અવતરણ થયું છે વિભૂતિ રૂપ છે એમણે આ વાત કહી છે એટલે અવેલેબલ વેદમાં ભલે ન હોય પરંતુ જે અત્યારે આપણને અવેલેબલ નથી વેદ એ વેદમાંથી એ વાત એ કહી રહ્યા છે એમ આપણને સમજવું જોઈએ તો સ્મૃતિ આ સેકન્ડ છે પણ ફર્સ્ટ પ્રાયોરિટી આપણને શ્રુતિને આપવાની સેકન્ડ શ્રુતિને આમાં પણ જો અવેલેબલ ન થાય આપણને આપણા કર્તવ્યનો નિર્ણય તો પછી સદાચાર સદાચાર એટલે પરંપરા જે ધર્મમાં નિષ્ઠાશીલ હોય સાત્વિક હોય સત્યવાદી હોય એવા જે સત્પુરુષો છે એ લોકોના જીવનમાં આપણે જોઈને ને એ કઈ પરંપરાને અનુસરે એનાથી આપણે આપણા કર્તવ્યનો નિર્ણય કરી શકીએ જો આ બે જગ્યાએ અવેલેબલ તો હવે કોઈ મુદ્દો એવો છે કે જે વિષયમાં ત્રણેયમાંથી આપણને ક્યાંય પણ કોઈ ડાયરેક્શન મળતું નથી તો હવે શું કરવું તો છેલ્લે સ્વપ્રિય આ સ્વપ્રિય છે એનો એનું મહત્વ શું આપણા નિર્ણયનો તો મહત્વ એ કે કેમ કે તમે તમારા કર્તવ્યના નિર્ણય માટે વેદમાં શ્રદ્ધાશીલ હોવાને કારણે પેલા વેદને કન્સલ્ટ કર્યો છે એ તમારી તત્પુરુષતા બતાવે છે સદાશે ત્યાં અવેલેબલ ન થયું એટલે એક્સરસાઇઝ તમે ચાલુ રાખી બીજો સોર્સ છે કૃતિને તમે કન્સલ્ટ કરી થર્ડ તમે સદાચાર પણ ચેક કર્યો આટલું તમે ચેક કરીને ને એ પછી તમે પોતાનો નિર્ણય ઉપર જઈ રહ્યા છો એનો મતલબ એ છે કે આટલું કરીને જે વ્યક્તિ નિર્ણય કરશે એનો નિર્ણય ક્યારે પણ દુર્ભાવવાળો કે દુષ્ટતા કે ચતુરાઈ કે પાખંડપૂર્ણ નહીં હોય દંભ નહીં હોય પણ એ ધર્મ જ હશે એમ સમજવા સમજમાં આવી ગયો તો હવે શા માટે વેદ પ્રણિહિતો ધર્મ કહેવાય છે એનું કારણ કે વેદની પ્રમુખતા છે એનું કારણ શું કે વેદ સાક્ષાત વાણી છે વેદને અપૌરુષય કહેવાય છે આ લખજો ખાસ અપૌરુષેય પૌરુષયનો મતલબ પુરુષ દ્વારા નિર્મિત પુરુષ એટલે જીવ મનુષ્ય અને અપૌરુષેય એટલે જે કોઈ પણ પામર મનુષ્ય દ્વારા જેની રચના કરવામાં આવી નથી તે અપૌરુષ એનો સીધો સરળ મતલબ છે અલૌકિક અથવા ઈશ્વરીય ઈશ્વર પ્રોક્ત વેદ અપૌરુષય છે એટલે ઈશ્વર પ્રોક્ત છે અલૌકિક છે પામર મનુષ્ય દ્વારા એની રચના થઈ નથી જેટલા પણ ઈશ્વરવાદી ધર્મો છે દુનિયાના એ દરેક ધર્મના પોતાના ધર્મશાસ્ત્રના વિષયમાં આ જ ખ્યાલ છે એટલે મોહમ્મદે કુરાન લખ્યું નથી જીસસે બાઇબલ લખ્યું નથી કે મોઝેસે પણ યહૂદીનો ધર્મગ્રંથ લખ્યો નથી તોરા પણ ઈશ્વરની સાક્ષાત વાણીના રૂપમાં મેસેજના રૂપમાં કે સમાધિમાં અનુભૂતિના રૂપમાં એમને એ વસ્તુ પ્રાપ્ત થઈ છે આ મૂળ વિચાર આપણે ત્યાંનો છે કે અપૌરુષેય છે અને અપૌરુષેય હોવાને કારણે આ વાતો લખી લેજો ફરીથી એ સ્વતઃ પ્રમાણ છે સ્વતઃ પ્રમાણ અંગ્રેજીમાં એને કહેવાય સેલ્ફ એવિડેન્ટ વેદો સ્મત વેદ સ્વત પ્રમાણ છે સ્વત પ્રમાણનો મતલબ એ પોતે જે કહી રહ્યા છે એ વાતને પ્રૂવ કરવા માટે એમને કોઈ બીજા એવિડન્સની જરૂર નથી એ જે કહી રહ્યા છે એ જ પોતે એવિડન્સ છે જેમ કોઈ વખતે કોઈ વિવાદ થાય અને વિવાદની અંદર બે વ્યક્તિ ઝઘડતા હોય કે હું સાચો કહું કે હું સાચો તો ન્યાયાધીશે પૂછે કે તમે પોતપોતાની વાતને સાબિત કરવા માટે કોઈ સાક્ષી લાવી શકો છો હવે સાક્ષી આવ્યો અને એને કહ્યું કે હા મારી સામે આ ઘટના બની છે મેં જોયું છે તો આ વાત પૂરી થઈ હવે પ્રશ્ન તો ત્યાં ઉભો થઈ શકે શું પ્રશ્ન થાય કે સામેવાળો એમ કે છે કે આને પોતાના સામે આ ઘટના જોઈ છે એ ખોટું બોલે છે કેમ કે જે વખતે ઘટના થઈ તે વખતે આ તો મારી સાથે બેઠો હતો કે ફલાણી જગ્યાએ હતો એનું મારી પાસે પ્રૂફ છે જુઓ આ એમની કલા થિયેટરની ટિકિટ કે રેલવેનો આ ટિકિટ કે જેમાં યાત્રા કરી રહ્યો હતો તો એ જે સાક્ષી છે એની વાત છે આ સિદ્ધ થઈ જાય और માની લો કે સીસીટીવી ફૂટેજ કોઈ આપે દેતા કે કોઈ આજકાલ તો બધા પાસે આ સાધનો છે એનું જ પ્રમાણ કોઈને આપી દીધું તો હવે આ સેલ્ફ એવિડેન્ટ થઈ ગયું આનાથી વધારે પછી બીજું કોઈ પ્રમાણ ન માગી શકે તો કેટલાક પ્રમાણો એવા છે કે જે પોતાની વાતને સત્ય સાબિત કરવા માટે કોઈ બીજા ઉપર રિલાય કરતા હોય તો એને પરતપ પ્રમાણ કહેવાય છે परता प्रमाण આ લખજો આ બધી કેટેગરી તમને પછી પરીક્ષા થશે આની કેટલાક પરતરફ હોય છે એટલે કોઈ બીજા ઉપર રિલાય રાખે છે પણ વેદોનું પ્રામાણ્ય સ્વતઃ છે એનો અર્થ શું થયો કે સદા નામે કોઈ વ્યક્તિ કોઈ આચરણ કરી રહ્યો છે લોકોની અંદર એની પ્રતિષ્ઠા સત્પુરુષ તરીકે છે પણ એનું આચરણ ક્વેશ્ચનેબલ છે કોઈના મનમાં એમ થયું કે ભાઈ આવું તો ન હોય અને એણે વેદને કન્સલ્ટ કર્યો એના આચરણથી વિરુદ્ધ વેદ કોઈ પાસ થઈ રહ્યો છે તો સદાચાર છે એ સત્પુરુષનું આચરણ છે એ ધર્મ તરીકે માન્ય નહીં ગણાય એ કેન્સલ થશે કેમ કે વેદનું એ વિષયમાં પ્રામાણ્ય પ્રથમ છે વેદ કહેશે તે ધર્મ કહેવાશે આ ધર્મ નહીં ઈશ્વર હોય તો જુદી વાત છે પોતાના સામર્થ્યથી કોઈ પણ નિયમને તોડી શકે કે નવા નિયમ બનાવી શકે પણ અગર ઈશ્વર નથી કે એવું કોઈ સામર્થ્ય નથી તે સ્થિતિમાં જો એનું આચરણ વેદ વિરુદ્ધ છે તો એ અધર્મ કહેવાશે સમજમાં આવી ગયું તો હવે આપણે જો આ વાત કયા સંદર્ભમાં જોઈ કેટલા વાગે હા જો ફરીથી આને રિવાઇઝ કરી લો સૌથી પહેલા આપો ધર્મ વૈદિક છે એટલે વેદ સંબંધી છે એના માટે આપણે જોયું વેદ પ્રણહિતો ધર્મ વેદે જે કહ્યું છે તે ધર્મ છે ફરીથી પ્રશ્ન એ થશે જે વેદ એક ગ્રંથ છે પુસ્તક છે તો વેદ કોને કયા તો એના માટે આપણે કેટલાક પ્રમાણો જોયા કે વેદ છે કે ધર્મ છે એના વક્તા એના ઉપદેશક તેના રચયિતા ભગવાન છે એટલે વેદ જે છે એ અપૌરુષેય વાણી છે ઈશ્વરની વાણી છે આ આપણે પ્રૂવ કર્યું એના પછી શા માટે વેદનું નામ ધર્મના વિષયમાં પહેલે પહેલે લેવામાં આવે છે તો એમાં આપણે શ્રુતિસ્મૃતિ સદાચાર સ્વસ્તિચ પ્રિયમાત્મના એત ચતુર્વિધમ પ્રાહુ સાક્ષાત ધર્મથી લક્ષણમ એમાં યાજ્ઞવલ્ક સ્મૃતિથી આપણને એ વાત સમજ્યા કે કેમ કે વેદ એ મૂળ ઈશ્વરની વાણી છે એટલે વેદ બધા ધર્મશાસ્ત્રોની અંદર મુખ્ય શાસ્ત્ર છે તો એની મુખ્યતાને કારણે કે સર્વોપરિતાને કારણે અથવા એ અપૌરુષે વાણી હોવાને કારણે એનું નામ પહેલું લેવામાં આવે એનો અર્થ એ નથી કે વેદ સિવાયના બીજા ધર્મશાસ્ત્ર તરીકે ઓળખાતા જે ગ્રંથો છે એટલે પુરાણ મીમાંસા વેદના અંગો આ બધા ધર્મ નથી એમ નહીં આ બધા પણ ચતુર્દશ વિદ્યાના સ્થાનો છે એટલે ધર્મના સ્થાનો છે આ બધા એ આપણે જોયું એમાં જે ક્રમ છે એ ક્રમમાં આપણે વાત જોઈ કે વેદ સૌથી પ્રથમ ક્રમમાં છે ધર્મના નિર્ણય માટે એના પછી સ્મૃતિ એના પછી સદાચાર અને અંતમાં સ્વપ્રિય સ્વપ્રિય સદાચાર કે સ્મૃતિ એ અગર વેદથી અગેન્સ્ટ જઈ રહી છે કોઈ જગ્યાએ તો વેદમાં કહેલું છે એ ધર્મ કહેવાય છે કારણ કે વેદ સ્વત પ્રમાણ છે વેદમાં કહેવામાં આવી વાત છે એને બીજા કોઈ એવિડન્સની કે બીજા કોઈ પ્રમાણોની આવશ્યકતા નથી એ સ્વત પ્રમાણ તે સિવાય જે કંઈ પણ છે ચાહે સ્મૃતિ હોય કે સદાચાર હોય કે સૌપ્રિય હોય એ પરત છે પરત એટલે વેદનું સમર્થન હોય તો એની પ્રમાણરૂપતા છે વેદના સમર્થનમાં નથી તો એ પણ પ્રમાણરૂપ નથી આ પ્રશ્ન શા માટે ઉભો થાય કે સ્મૃતિ જે શાસ્ત્ર કહેવામાં આવ્યા છે એ ઋષિઓ કોઈને કોઈ રૂપમાં મનુષ્ય છે એટલે માનવીય ગુણદોષોની સંભાવના એમની અંદર હોઈ શકે અથવા એમની સ્મૃતિમાં કોઈ જાતનો દોષ પણ હોઈ શકે કેમ કે સ્મૃતિશાસ્ત્રનો મતલબ એ થાય છે કે સ્મરણા સ્મૃતિરુચ્ય છે જેટલા પણ ઋષિમુનિઓએ મનુસ્મૃતિ યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ કે હારિત સ્મૃતિ કે સંતલિખિત સ્મૃતિ આ બધા સ્મૃતિ ગ્રંથો કયા છે એના સંબંધમાં શ્રુતિશાસ્ત્ર કોને કહેવાય એની પરિભાષામાં એમ કહેવાયું છે કે ઋષિણામ પૂર્વચરિત ચરિત સ્મરણમ સ્મૃતિ છે ઋષિઓએ જે પૂર્વચરિતનું સ્મરણ કરી અને જે કહ્યું તે સ્મૃતિશાસ્ત્ર છે હવે સ્મૃતિની અંદર જો દોષ આવી જાય તો કોઈ વાત આગળ પાછળ પણ થવી સંભવ છે એટલે એમાં એ વાત પોસિબલ છે તે જ રીતે સત્પુરુષોનો આચાર એને આપણે સદાચાર કહીએ પણ સદાચાર કરનારો પણ આખિરકાર તો મનુષ્ય છે એની અંદર પણ કોઈ જાતના ગુણદોષ હોવાની સંભાવના છે એટલે એમનું પ્રામાણ્ય સ્વતઃ નથી પણ વેદના અધીન એમનું પ્રામાણ્ય છે એટલે વેદથી સંમત છે તો આ સંમત છે બધા ધર્મરૂપ છે વેદથી સંમત નથી તો એ ધર્મરૂપ નહીં કહેવાય સમજાઈ ગયું આ બધું બીજો વાત નિત્યાનું નિત્યાનુમય વેદના સંબંધમાં આપણે જોયું કે સ્મૃતિમાં જે કહેવામાં આવ્યું છે એને શા માટે આપણે ધર્મરૂપ કહીએ છીએ કારણ કે શ્રુતિમાં કહેવાની વાત ભલે વેદમાં નથી જે આજે આપણને અવેલેબલ છે પણ એમને એ વેદ કોઈને કોઈ ફોર્મમાં અવેલેબલ થયું હશે એટલે એમણે સ્મૃતિમાં એ ધર્મ તરીકે વાત કહેવામાં આવી છે એટલે એ સ્મૃતિમાં કહેલી આજ્ઞાઓ છે એ એ વેદમાંથી આવેલી છે એમ સમજીને એને પ્રમાણરૂપ માનવું જોઈએ આટલી વાત આજે આપણે જોઈ આમાં છે કોઈને કંઈ ક્વેશ્ચન છે કંઈ 我的分账的。啊。हाँ इतिहास पुराण पंचमो वेद સ્કૂલે શકે છે પ્રશ્ન સમજમાં આવ્યો કે ઇતિહાસ પુરાણ છે એને પાંચમો વેદ કહેવામાં આવે છે તો એમાં કોઈ વખતે કોઈ વિરુદ્ધ વાત હોય તો એને આપણે અધર્મરૂપ કે અસત્ય માનવાના સ્થાને યા તો બુદ્ધિ ગમ્ય નથી આપણને એનો અર્થ નથી સમજાતો એમ કહી અને આપણે દિનતા બતાવી શકીએ અથવા તો એનો કોઈ બીજો આશય શોધીને એને કોઈ પણ રીતથી ધર્મરૂપ સિદ્ધ કરી શકીએ કે નહીં એમ પણ એ તો કોઈ એક્ઝામ્પલ આપણી સાથે આવે ત્યારે આપણે આનો વિચાર કરી શકીએ પણ આ જે વાત કહેવામાં આવી છે એ એટલા માટે કહેવામાં આવી છે કે દરેક વ્યક્તિ આના શુદ્ધ આશયને સમજી શકે અથવા તો એટલીસ્ટ પોતાની લાઈફ ટાઈમમાં આને વાંચી શકે કે એને અવેલેબલ પણ થઈ શકે બધાને આ બધું શાસ્ત્રી એ શક્ય નથી એને કારણે જે મેજર રૂલિંગ છે કે તમારે ડિસિઝન ક્યાંથી લેવું છે એ તમને સ્થાન બતાવી દેવું પડે એની કેટેગરી બતાવી દેવાની આ ઉત્તમ કોટી છે આ મધ્યમ કોટી છે આ કનિષ્ઠ કોટી છે જેથી માણસ છે ભટકે નહીં હા હા કરી શકાય એવા કોઈ આપણી પાસે વચનો એવા કર્તવ્ય સંબંધી નિર્ણયો જો આપણી સામે આવે એટલે આપણે ત્યાં શાસ્ત્રોના નામે જે ગ્રંથો પ્રસિદ્ધ છે એના સંબંધમાં તો અલગ વાત છે પણ ઇવન આપણા કોઈ પૂર્વજો છે આદરણીય એમના દ્વારા પણ કોઈ વાત કહેવામાં આવી હોય ને જે આપણને ન સમજાતી હોય તો આપણે આઉટરાઇટ એને અધર્મરૂપ છે કે બકવાસ છે બંકજ છે બંડલ છે એવું નથી કહેતા આપણે કોઈને કોઈ રીતથી એનો સમાધાન કરીએ ન સમજમાં આવે તો આપણે એમ કહી શકીએ કે આ કોઈ વિશેષ વ્યક્તિ માટે કોઈ ખાસ કારણથી કહેવામાં આવ્યું હશે પણ એ દરેકના માટે નથી મુસલમાનો છે એ લોકો પણ આમાં આમ જ કહે છે અને યહૂદીઓના માટે ઈસાઈ લોકો પણ આ જ વાત કહે છે એ લોકો કહે છે કે અબ્રાહમ મોઝે આઈઝેક પછી ઓલો જે નોવા આ જેટલા પણ હતા એ બધા જ ઈશ્વરીય ઈશ્વરના માણસો હતા એ બધા સત્પુરુષો હતા ઋષિમુનિ હતા એટલે એમનો એ લોકો દિલથી આદર કરે છે પણ એમણે જે કહેલી વાત હતી એ તે વખત માટે કહેવાઈ હતી મમ્મદના આવ્યા પછી હવે એમની વાતને માનવાની નહીં એમને હાથ જોડવાની એમ કરીને એ લોકો એનાથી પલ્લો જાળે છે હવે પલ્લો જાળે છે કહું તો તેમ અને એમની ખરેખર એવી સમજ હોય તો તેમ સમજો આવ્યું ને ચાલો તો આ રીતે એ લોકો એમની વ્યવસ્થા બતાવે છે અનાદર નથી કરતા એમ ભણતા એટલે વેદાધીન પ્રામાણ્ય છે એનું કારણ શા માટે આવા શા માટે આવી રહી છે કેમ કે ઓલું જે વચન છે કે શ્રુતિર વિભિન્ન સ્મૃતિઓર વિભિન્ન નૈકો ઋષિ અસ્ય પ્રમાણમ ધર્મ સત્યમ નિહિતમ ગુહાયામ મહાજનો એ નિગતસ્થ પંથા એ વાત તો આપણે જોઈ જ રહ્યા છીએ કે એક જ સબ્જેક્ટમાં શ્રુતિની અંદર અનેક જાતના વિધાનો કરેલા છે એક શ્રુતિ આમ કહે છે બીજી શ્રુતિ તેમ કહે છે પછી પરસ્પર એવા કોન્ટ્રાડિક્ટરી છે એટલે આપણે એટલા શું આવી જઈએ છીએ કે હવે જો આમ આને પણ જો આપણે પાંચમો વેદ માની લેતા હોઈએ અને બે શ્રુતિઓના નિર્ણય છે એ જો પરસ્પર ભિન્ન જતા હોય તો આપણે કરવું છું તો આપણે ફરીથી એની આપણે વ્યવસ્થા કરી દઈએ एक જંગલ में મોર નાચા કિસને દેખા જે સ્મૃતિકાર અલગ નિર્ણય આપી રહ્યા છે એ કોઈ ત્યાં એવો ખુલાસો નથી કરી રહ્યા કે આ હું દેશ કાળના કારણે હું આમ કહી રહ્યો છું એવું તો એ લોકો સ્પષ્ટીકરણ નથી આપી રહ્યા તો કેમ નિર્ણય લેવો એટલે એ વિવાદમાં પડ્યા વગર આપણે એનાથી અપર કેટેગરીમાં જે નિર્ણય મળી રહ્યો છે ત્યાંથી છૂટી કરી દેવી ને આ ઝઘડામાં પડવું શા માટે જેમ એનો એક્ઝામ્પલ આપો કૃષિ જે થાય છે અંકુર કે મારા ગુરુદેવ આમ કે છે મૈત્રી રાજા કે મારા ગુરુદેવ આમ કે છે ગુરુદેવ શું મહાપ્રભુજી પોતે અવેલેબલ છે તો તમારા ગુરુદેવ કે આમના ગુરુદેવથી મતલબ શું છે મહાપ્રભુજી શું કહે છે એનો નિર્ણય લઈ લો વાત ખતમ થઈ જાય એટલે આ વિવાદનો કોઈ પ્રસંગ જ નથી જે વિષયમાં મહાપ્રભુજીના ગાઈડન્સ અવેલેબલ નથી થઈ રહ્યા ત્યાં મારા તમારા ગુરુદેવની વાતોને આપણે લઈને ચર્ચા કરી શકીએ પણ મહાપ્રભુજીના સ્પષ્ટ આપણને આદેશ મળતા હોય પછી ગુરુ કે ખેતી મૂલી હા તો થશે જ ને તો એમાં કોઈ એમાં કોઈ આપત્તિ પણ નથી કોઈને જે વિષય વેદમાં છે જ નહીં ત્યાં તો શ્રુતિ આદિ છે જ વેદ સ્થાન બની જશે એમાં કોઈ વાત નથી સારું અહીંયા આજનો રાખી સર